શ્લોક નંબર વન નોટ થ્રી ધર્મોગ્નેય સદાચાર જ્ઞાન महात्म्यज्ञानयोगभूरि સ્નેહો ભક્તિશ્ચ માધવે હવે અર્ધા શ્લોકથી ભક્તિનું લક્ષણ કહે છે સત્શાસ્ત્ર અને સત્પુરુષોથી મળેલું મહાત્મ્યનું ભગવાનના પ્રતાપનું જે જ્ઞાન સારી અને સાચી સમજણ તેને તેણે સહિત લક્ષ્મીપતિ આવા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં સર્વાધિક સ્નેહ અને પ્રેમ હોવો તેને ભક્તિ જાણવી ભૂરી સ્નેહો ભક્તિ ખરેખર તો ભક્તિનું સ્વરૂપ તો આટલું જ છે પણ પુત્રાદિકમાં પણ અત્યંત સ્નેહ તો હોય છે તેને પણ ભક્તિ ગણાઈ જશે માટે કહ્યું કે મહનીય વિષયક પ્રીત્યતિશયો ખલુ ભક્તિ અતિ મહાન વ્યક્તિમાં પ્રીત્યતિશયને ભક્તિ કહેવાય છે પુત્રાદિકમાં તો મોહ કહેવાશે માટે કહ્યું માધવે સર્વથી મહનીય તો લક્ષ્મીપતિ નારાયણ જ માધવ જ છે માટે તેમ કહ્યું છે ભગવાનની મહાનતા મહાત્મ્ય તો આગળ શ્લોક નંબર અઠ્ઠાણું અર્થદીપિકામાં અક્ષરથી પર અને અક્ષર કાળ અને માયાના નિયંતા વગેરે શબ્દોથી કહેવાયું છે આ સિવાય બીજું પણ મહાત્મ્ય છે જેમ કે નામોચ્ચારણ મહાત્મ્યમ હરે હરેહે પશ્યત પુત્રકાહ અજામિલોપી યેનૈવ મૃત્યુપાશાદમુચ્યતે હે પ્રિય દૂતો ભગવાનના નામોચ્ચારણનું મહાત્મ્ય તો જુઓ અજામિલ જેવો પાપી પણ એક વખત ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી યમના પાસથી છૂટી ગયો છે કિરાત હુણાંધ્ર પુલિંદ પુલિંદ પુષ્કશા આભિર કંકા યવનાહ ખસાદય યેન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુધ્યંતી તસ્મે પ્રભવિષ્ણવે નમઃ કિરાત હુણ આંધ્ર પુલિંદ પુષ્કસ આભીર કંક અને ખસ આદિ નીચ જાતિઓ પણ અને બીજા પાપીઓ જેના શરણાગત ભક્તોના શરણે જઈને પવિત્ર થઈ જાય છે આવા સર્વશક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર છે શકૃદેવ પ્રપન્નો યસ તવા સ્મિતિ યો વદેત અભયમ સર્વતસ તસ્મૈ દદ્યાત એતત વ્રતમ હરે હરેહે જે મનુષ્ય ભગવાનને શરણે થઈને એક જ વખત એમ બોલે કે હું આપનો છું તો તેને ભગવાન બધી રીતે અભયદાન કરે છે આવું તેમનું વ્રત છે પુરાણોમાં પ્રસિદ્ધ આવું તેનું મહાત્મ્ય છે તેને સમજી લેવું ભક્તિનું લક્ષણ શાંડિલ્ય સૂત્રમાં કહ્યું છે અથા તો ભગની ભક્તિ જિજ્ઞાસા સા પરાનુરક્તિરીશ્વરે હવે ભક્તિને જાણવાની જિજ્ઞાસા કરીએ છીએ ઈશ્વરના સ્વરૂપમાં સર્વાધિક સ્નેહ તે ભક્તિ છે તત્સંસ્થસ્યામૃતત્વોપદેશ ભક્તિ કરવામાં તત્પર રહેનારાનો જ મોક્ષ થાય છે આવો ઉપદેશ છે જો મહાત્મ્ય ન જાણ્યું હોય તો સ્નેહ થયો હોય તો પણ દ્રઢ થતો નથી અથવા ઉત્તરોત્તર અતિશયપણાને પામી શકતો નથી અને જો મહાત્મ્ય જ્ઞાન હોય તો ભક્તિ સતત વધતી જ રહે છે માટે મહાત્મ્ય જ્ઞાન છે તે ભક્તિનું વર્ધક છે શ્રી વલ્ભાચાર્યજીએ તો તત્વાર્થ દીપ નિબંધમાં કહ્યું છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ તયા મુક્તિર્ન ચાન્યથા સુદૃઢ અને સૌથી અધિક મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો જે સ્નેહ તે ભક્તિ કહેવાય છે અને તે ભક્તિથી જ મોક્ષ થાય કોઈ બીજી રીતે મોક્ષ થતો નથી તે ભક્તિ પણ ભક્ત્યા સંજાતયા ભક્ત્યા ભક્તિથી ઉપજેલી ભક્તિ આવા ભાગવતના વચનના આધારે બે પ્રકારની કહી છે એક સાધન ભક્તિ અને બીજી સાધ્ય ભક્તિ ફળરૂપા ભક્તિ તેમાં ફળરૂપ સાધ્ય ભક્તિ તો ભાગવતમાં ગોપીજનોમાં જ પૂર્ણપણે વર્ણવાયેલી છે ગોપીનામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગ શતમ ઇવ યાસામ યેન વિના અભવત વ્રજમાં ગોપીઓને શ્રીકૃષ્ણ વિના પ્રત્યેક ક્ષણ સો યુગ જેટલી થતી હતી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પાછા આવતા હતા ત્યારે તેમના દર્શન કરીને તેઓ પરમાનંદમાં મગ્ન થઈ જતી હતી યત પ્રેક્ષણે દ્રશિષુ પક્ષમ કૃતમ પક્ષમકૃત પક્ષમકૃતમ શપંતી ગોપીઓને શ્રીકૃષ્ણના દર્શન વખતે મટકું મારવા નિમિત્તે પાપણો જ્યારે આડી આવતી હતી ત્યારે તેઓ પાપણોના બનાવનારા બ્રહ્માની પણ નિંદા કરતી હતી ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનુદ્રુત ચેતસઃ કૃષ્ણ લીલા પ્રગાયંત્યો નિન્યુર્દુઃખેન વાસરાન ભગવાન કૃષ્ણ ગાયોને ચારવા જ્યારે વનમાં જતા ત્યારે ગોપીઓનું મન પણ સાથે ચાલ્યું જતું હતું મનમાં કૃષ્ણનું ચિંતન અને વાણીમાં કૃષ્ણ લીલાનું ગાન કરતી તે ગોપીઓ દુઃખથી દિવસ વિતાવતી હતી રામેણ સાર્ધમ મથુરામ પ્રણીતે ચાફલિક સ્વાફલકીના સ્વાફલકીના મયનું રક્તા ચિતાહા વિગાઢ ભાવેન મેં વિગાઢ ભાવેન ન મે વિયોગ તીવ્રા ધયો અન્યમ દદૃશુ સુખાય હે ઉદ્ધવ બલરામજીની સાથે મને અક્રૂર મથુરા લઈ ગયા ત્યારે ગોપીઓનું હૃદય ગાઢ પ્રેમને લીધે મારા અનુરાગમાં રંગાઈ ગયું હતું મારા વિયોગની તીવ્ર પીડાને લીધે વિહવળ ગોપીઓને મારા સિવાય બીજી કોઈ વસ્તુ સુખકારક જણાતી ન હતી તા નાવિદન મય મય્યનુષંગબદ્ધ ધીય સ્વાત્માન સ્માત સ્વાત્માનમ ધીય સ્વાત સ્વાત્માનમ મદસ્તથેદમ યથા સમાધો મુનયો અબ્ધિતોએ નદ્ય પ્રવિષ્ટા ઇવ નામ રૂપે જેમ ઋષિઓ સમાધિમાં અને નદીઓ સાગરમાં મળી જઈને પોતાના નામ અને રૂપને ખોઈ નાખે છે તેમ ગોપીઓ પરમ પ્રેમને લીધે મારા સ્વરૂપમાં તન્મય થઈ ગઈ હતી તેઓને લોક પરલોક કે પોતાનું શરીર કે દૈહિક સંબંધીઓનું ભાન પણ રહ્યું ન હતું ગોપીઓના જીવનમાં આવી રીતે ફળરૂપ સાધ્ય ભક્તિ વર્ણવી છે ભક્તિ કોને કહેવાય કોને કીધી આમાં સ્નેહ ભગવાનમાં ગોપીઓનું શું કીધું તેઓને સાધ્ય ભક્તિ હતી એટલે ભક્તિમાંથી જ ભક્તિ વધારે ને વધારે વધતી જતી હતી જેમ ભગવાન દૂર થાય એમ વધારે વિરાજ થાય ને એકદમ વિવળ થઈ જતી પોતાને ભૂલી જતી ત્યાં આપણે સેવા કરતા હોય તો પોતાને ભૂલી જઈએ સેવા કરતા હોય તો આપણે વધારે આમ ફૂલાઈએ કે ભૂલી જઈએ હે આપણે સેવા કરતા હોય તો આપણે ભૂલી જઈએ પોતાને કે આપણે ફૂલાઈ એમાં બીજા કરતાં હારી થઈ ગઈ હોય ભૂલમાં તો આપણે આપણે પોતાને ભૂલી જઈએ કે આપણે ફૂલાય શું કરીએ એટલે આપણી ભક્તિ નથી થતી ને તો ભક્તિ ગોપીઓ આ જ કરતી હતી એ કંઈ બીજું કરતી હતી એટલે આપણે પોતાને ભૂલી નથી શકતા આપણે પોતાને ફૂલી શકીએ છીએ ક્યાંક જો થઈ ગઈ હોય ભાગ્ય જોઈએ તો આપણે ફૂલાય હવે છેલ્લી લીટી છેલ્લા શ્લોકમાં હું વાંચો છે હું આવ્યું ફરીથી ગુજરાતી વાંચો છે જેમ ઋષિઓ સમાધિમાં અને નદીઓ સાગરમાં મળી જઈને પોતાના નામ અને રૂપને ખોઈ નાખે છે એટલે શું થયું એનો અર્થ શું થયું પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે એ પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે પોતાનું અસ્તિત્વ છે એ મિટાવી દે એટલે ગોપીઓની ભક્તિ છે એ પ્રેમ લક્ષણ કહેવાય અને આપણી ભક્તિ પ્રેમ લક્ષણ નથી થતી એમ આપણે ભક્તિ કરતા હોય તો એમાં ઓલા બોરના ઠળિયાની ગોળે હું મારી પાસે એમને રેજ છે બોરને બહુ દાંત ભરાવો તો શું થાય એમાં તમારી પાસે વધારે બહુ સેવા કરવા દાંત ભરાવી તો શું થાય શું થાય દાંત તૂટી જાય બોરમાં વધારે દાંત ભરાવો તો થાય એ તમારી પાસે વધારે સેવા કરાવી હોય તો દાંત તૂટી જાય કે બોર તૂટી જાય કારણ કે ઠળિયો છે ને મલપા એમ ભક્તિમાં ઠળિયો છે એવો પોતે ભૂલી જાય પોતાને એવું નથી એમ નદી સમુદ્રમાં ગઈ તો સમુદ્ર પોતાનું નામ ભૂલી જાય પોતાનું અસ્તિત્વ મેટાવી દે એને ભક્તિ કહેવાય પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય ફરીથી શ્લોક વાંચો તા નાવેદન સંગ મયનુસંગબદ્ધ ધીય સ્વાત્માનમ સ્વાત્માન સ્વાત્માનમદસ્તથેદમ યથા સમાધો મુનયોબ્ધિતોએ નદ્યઃ મુનયોબ્ધિતોએ અબ્ધિતોએ મુનયોપી ને મુનયોબ્ધિત મુનયોબ્ધિતોએ નદ્યઃ પ્રવિષ્ટા ઇવ નામ રૂપે જેમ ઋષિઓ સમાધિમાં અને નદીઓ સાગરમાં મળી જઈને પોતાના નામ અને રૂપને ખોઈ નાખે છે તેમ ગોપીઓ આપણે તો સેવા કરીને પોતાનું નામ બનાવવા માટે માથે હું કરું એ બરાબર બીજો કરે બરાબર નહીં એટલે ભક્તિ ન આવે ભક્તિનું લક્ષણ શું કીધું આમાં ગોપીઓની ભક્તિનું લક્ષણ શું કીધું પેલું હું પેલો શ્લોક હું આવ્યો હતો શરૂઆત ગોપી નામ પરમાનંદ આશિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગ શતમેવ યાસામ યેન વિના અભવત એટલે હું ભક્તિનું લક્ષણ શું થયું વિરહ વિરહ કોને કહેવાય અતિશય પ્રેમ અતિશય પ્રેમ ને વિરહ બે હરખું થોડું કેવાય વિરહ કોને કહેવાય એ ગેરહાજરી દુખી થાય વિરહ એટલે દુઃખી બિરહી માણા હોય શું હોય દુઃખી દુઃખી હોય શું કરવા પ્રિયપાત્ર હાજર ન હોય ભક્તિ ન મળે તો એમ ભક્તિ ન મળે તો દુઃખી હોય અને ભક્તિ મળે તો પોતાને ભૂલી જાય ભક્તિ મળે તો પોતાને ભૂલી જાય ભક્તિ ન મળે તો દુઃખી આપણે ન કાંઈ કરવું પડ્યું હોય તો દુઃખી કે સુખી ન કરવું પડ્યું હોય આપણે તો સુખી કે તો દુઃખી તે આપણે ભક્તિ ક્યાંથી આવે ગોપીનામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને તેશામ વિના અભવત ક્ષણમ યુગ શતમ યુગ ક્ષણમ યોગ સત્તમેવો હો યુગ જેવડી એક ક્ષણ થાય જો એને ભગવાનની ભક્તિ કરવાની ન મળે તો એ અને ભગવાનની ભક્તિ કરવાની મળે તો યથાબ્ધિ તો એ નદય નામ રૂપે એને નામ રૂપ ભૂલી જાય પોતાનો અહમ ભૂલી જાય નામ રૂપ ભૂલી જાય એટલે શું ગોપીઓને પૂછવું હોય તમારું નામ હું તો ગોપી ભક્તિ કરતી હોય તમને પૂછ્યું હોય તમને પૂછ્યું હોય તમારું નામ તો હું તમને નામ યાદ રહે અહમ ભૂલી જાય નામ રૂપ ભૂલી જાય એટલે પોતાનું અહમ ભૂલી જાય સારું કરીને અહમ ભૂલી જાય મોડું કરીને તો અહમ હોય જ નહીં અને તોય રે તો તો એમાં ભક્તિને હાંધો જ નથી પણ સારું કરીને ભગવાન ભગવાનનું કામ સારું કરીને અહમ ભૂલી જાય ફરીથી વાંચો એ શ્લોક જો નામ રૂપે તા નાવિદન મૈયનું મય્યનુસંગ બદ્ધ ધીયઃ સ્વાત્માનમ અદસ્તથેદમ સ્વાતા સ્વાત્માનમ અદસ્તથેદમ એટલે હું પોતાના આત્માને હા તેની જેમ અદસ તથેદમ એટલે શું અદસ તથેદમ એટલે શું આ ને બધું એમ અદહ એટલે આ ઈદમ અને ઈદમ ઈદમ એટલે આ અદહ એટલે આ બધું એમ એટલે આખું જગત આ દસ તથેદમ એટલે આખું જગત એમ જગતને ભૂલી જાય અને પોતાને એટલે પોતાના અહંકારને ભૂલી જાય હું બહુ સારું કરું છું મારા જેવું કોઈ કરતું નથી ઓલા થાવ પીડા પીડા ખાય છે હું કેટલું કરી નાખું છું નીચો નીચોવાઈ જાઉં છું હજોડો એમ તો તો એ તો નીચો નીચોવાઈ જાય બીજું એને ભક્તિ ન રહે કોના હાટું કરે છે કોના ભક્તિ કરવાની ઓલો કરે એટલે તો ભગવાનને રાજી કરવા ભગવાનને રાજી કરવા હાટું પોતાના અહમને ભૂલી જાય તો એને ભક્તિ કહેવાય અને ન હોય તો બહુ દુઃખી થઈ જાય ભગવાનની ભક્તિ ન મળે તો બહુ દુઃખી થઈ જાય તો ભક્તિ કહેવાય એને ભક્તિ કહેવાય વિરહ કોને કહેવાય ન મળે તો દુઃખી એમ અને મળે તો પોતાના અહમ ભૂલી જાય ન મળે તો અતિ દુઃખી થઈ જાય એમ એવું થાય તો ભક્તિ કહેવાય તા નાવિદન મય્યનું સંગ બદ્ધ ધીય સ્વાત્માનમ મદસ્તથેદમ યથા સમાધો મુનયો અબધિતોએ નદ્ય પ્રવિષ્ટા ઇવ નામ રૂપે જેમ ઋષિઓ સમાધિમાં અને નદીઓ સાગરમાં મળી જઈને પોતાના નામ અને રૂપને ખોઈ નાખે છે તેમ ગોપીઓ પરમ પ્રેમને લીધે મારા સ્વરૂપમાં તન્મય થઈ ગઈ હતી સમાધિ કર્યા વિના એમને ભૂલી જતી હતી ઋષિઓ તો સમાધિ કરે તો પોતાનું નામ ભૂલ રૂપ ભૂલતા હતા અને રૂપ એટલે શું રૂપને ભૂલી જાય એટલે હું હાજરી પોતાની પોતાનું અસ્તિત્વ હું બહુ હારો છું એમ હું બહુ હારો છું એ ભૂલી જાય હારાને જ રૂપ કહેવાય ને કે નબળો હોય તો હું બહુ હારો છું એ ભૂલી જાય એટલે રૂપ ભૂલી ગયો કહેવાય અને હું ભૂલી જાય એટલે અહંકાર ભૂલી ગયો અહંકાર ભૂલે તો હું ભૂલી ગયો કહેવાય પોતાનું અસ્તિત્વ ભૂલી જાય કે હું બીજા કરતા બહુ સારો છું મારા જેવું કોઈ કરી ન શકે એવું ભૂલી જાય અને ભગવાનની ભક્તિ કરે તો જેમ ઋષિઓ સમાજ બધા હારા છો કે મોળા છો તમે હારા છો કે મોળા હારા છો કે મોળા છો એમ જેમ ઋષિઓ સમાધિમાં અને નદીઓ સાગરમાં મળી જઈને પોતાના નામ અને રૂપને ખોઈ નાખે છે તેમ ગોપીઓ પરમ પ્રેમને લીધે મારા સ્વરૂપમાં તન્મય થઈ ગઈ હતી તેઓને લોક પરલોક કે પોતાનું શરીર કે દૈહિક સંબંધીઓનું ભાન પણ રહ્યું ન હતું ગોપીઓના જીવનમાં આવી રીતે ફળરૂપ સાધ્ય ભક્તિ વર્ણવી છે સાધનરૂપ ભક્તિ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ સખ્યમાત્મનિવેદનમ ભગવાનની કથાઓનું શ્રવણ કીર્તન ચરણસેવા પૂજન વંદન દાસપણું સખાભાવ અને આત્મનિવેદન આમ નવ પ્રકારે કહી છે જેના દ્વારા ભજન સેવા થાય તે ભક્તિ અર્થાત સ્નેહથી ભગવાનની સેવા કરવી તે ભક્તિ છે તે શ્રી વલ્ભાચાર્યે ભાગવત સુબોધિનીમાં કહ્યું છે કે ધાતુનો અર્થ સેવા પ્રત્યયનો અર્થ પ્રેમ આમ પ્રેમપૂર્વકની જે સેવા તે ભક્તિ છે ધાતુનો અર્થ એટલે ભજ ધાતુનો અર્થ ભજ ધાતુ ભજ ધાતુનો ભજ સેવાય અમે ભજ ધાતુ ઉપરથી ભક્તિ શબ્દ બન્યો છે તો ભક્તિ શબ્દનો અર્થ શું ભજ ધાતુનો અર્થ સેવા ભક્તિ એટલે શું પ્રેમે છે માળા ફેરવવી કે શું એમ પ્રદક્ષિણા ફરવી એટલે શું ભક્તિનો અર્થ શું એમ ભક્તિનો અર્થ શું ભગવાનમાં રાગો ભજ ધાતુનો અર્થ સેવા છે ભજ ધાતુનો અર્થ માળા નથી એમ ભજ ધાતુનો અર્થ પ્રદક્ષિણા ફરવી નથી ભજ ધાતુ નો અર્થ શું છે સેવાય ભજ સેવાયા અને તી પ્રત્યેનો અર્થ શું છે પ્રેમ લબડ ધબડ નહીં એમ પ્રેમ નહીં તી પ્રત્યેનો અર્થ શું છે વેઠ ઉતારી દેવી એવું નહીં આપણે હાથમાં લીધું હોય તો હું હરવી વેઠ ઉતારી દે હું હરવી ઉતારી દે પણ વેઠ એટલે ભગત ન થાય તે પ્રત્યેનો અર્થ હું વેઠ ન ઉતારવી અને ભલ ધાતુ નો અર્થ હું સેવા એ બે થઈને ભક્તિ થાય ભક્તિમાં બે વાના છે જય જય ભજ નો અર્થ સેવા છે માળાની તો બધી સેવા કરવા હાટું છે મન ઠેકાણે રે અને ભગવાનમાં પ્રેમ થાય એટલે અને તી પ્રત્યે ભજ અને તે જનો થઈ ગયો ક એટલે ભજતી અને બદલે ભક્તિ ભક્તિ એવું બન્યું છે મૂળ તો શું છે ભજતી છે પણ એને બદલે ભક્તિ થઈ ગયો તો ભક્તિનો અર્થ હું તો ભજ એટલે સેવા કરવી અને તી એટલે વેઠ ન ઉતારવી પકડીને પછી વેઠ ન ઉતારે બીજાને કોઈનો વારો ન આવે ને આપણે સહકવાય ન દે એટલે વેઠ ન ઉતારે તો એનું નામ કહેવાય ભક્તિ તે એટલે પ્રેમથી કરવી એ દી એટલે પ્રેમથી અને ઉત્સાહથી કરી અને ભદ એટલે સેવા એનું નામ ભક્તિ કહેવાય પછી એના નવ પ્રકાર તો પછી પડે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવા મૂળ ભક્તિ એટલે સેવા કરવી ભગવાનની સેવા થાય વેઠ ન થઈ જવી જોઈએ એટલે પૂરું થઈ ગયું ભક્તિ થઈ ગઈ વેઠ થઈ જાય તો ભક્તિ ન રહે તો એ વેટમાં વેટમાં વહી જાય ને એને વેટ કહેવાય સેવાને વેટ બે હરખી જ હોય બીજે કહે ને કે તમે વેટ કરો છો સો એક મહિના થાય એટલે <laughs> કે મારે જવાને પૂછવું એટલે કે તમે મારે વેટ છે કે ઓલું એટલે બીજા કીએ થોડાક દી થવા મળે ને એટલે કહે કે તમે તો વેટ કરો છો પછી તો જ્યારે મળામાં મળે ત્યારે વેઠ વેઠ વેઠ એમ મને કરવા બે પાંચ વર્ષ થાય એટલે તો એમ ખબર પડે એને ઓલું તો સેવા સેવા થઈ જઈ પડે એના મનમાં સેવા થઈ જાય કરીને ક્યાંક એને આનંદ આવે તો સેવા થાય બીજાને હોતે આનંદ આવે બીજાને એનું શું આવવું જોઈએ તો સેવા થાય બીજાને મોટું માથાને દુખાવો થાય તો આપણી ભેટ થઈ જાય સેવાનો અર્થ શું છે સેવા તો કોકની હાટું કરવાની હોય કે પોતાની હાટું કરવાની હોય સેવા કોકની હાટું કરવાની હોય કે પોતાની બીજાને આ તો બીજાને આનંદ થવો જોઈએ ને આપણે કોકની સેવા કરતા હોય ને આનંદ આપણને જ આવે તો અને એને દુખાવો જ થાય માથાનો તો શું થાય તો ઓટોમેટિક વેટ થઈ ગયું આપણે સેવા કરીએ તો કોકના હાટું કરતા હોય ગમે ત્યાં કોઈ સેવા હોય એમના કોકના હાટું જ હોય પોતાના હાટું હોય નહીં પોત કોકના હાટું કરતા હોય તો એને ક્યાંક આનંદ થવો જોઈએ ને આપણે કરીએ તો તો આપણી સેવા જ થાય એને માથાનો દુખાવો થાય તો એને માથાનો દુખાવો થઈ જાય તો શું થાય તો વેસ્ટ એમના વેસ્ટ કહેવાય સેવા કરતા પણ રિઝલ્ટ ન આવતું હતું માથાનો દુખાવો થાય તો ટેબ્લેટ લઈ લેવાની રિઝલ્ટ ન આવતો હોય તો શીખવાનું કોક કરતા હોય સારી સેવા તો એની પાસે શીખવાનું એમ કોકને તો આવડતી હોય કે બધા થોડા આપણી જોડે હોય કોકને તો આવડતી હોય તો એની પાસે શીખવાનું એને પૂછવાનું કેમ કેમ કરી તો ટેબ્લેટ ન લેવી પડે એ કોકને પૂછે તો એ કે પૂછવાનું તો અગળ હોય તો તો એને માથાને દુખાવો કરવાની બોલી ભાઈ એટલે તો ભક્તિ નથી થતી રે કોકની પાસેથી શીખે કોકે કરી હોય અથવા તો શાસ્ત્રમાં લખી હોય એમાંથી શીખે તો રિઝલ્ટ આવે રિઝલ્ટ તો માણસ કરે એટલે તો પ્રયત્ન કરે તો રિઝલ્ટ આવે નહીં એવું બને જ નહીં ને આ છોકરા ભણે તો એ નાપાસ થાય એ શું કરવા થાય હે કરે તો એ નાપાસ થાય તો મહેનત કરે તો થોડો નાપાસ થાય કઈ કોઈ એ તો મહેનત જ ન કરતો હોય દાંડિયા દેતો હોય એટલે નાપાસ થાય એટલે રિઝલ્ટ ન આવે રિઝલ્ટ તો આવે પણ નાપાસ નો આવે રિઝલ્ટ તો એટલે જેવું હોય એવું દઈ જ દે રાખે નહીં ઘેરે હાંકરી ન રાખે ફિલિપ રાખે ફિલિપ સાહેબ રાખે છે એ પોતાની પાસે ન રાખે દઈ જ દે ટાઈમ આવે એટલે હાલો લ્યો તમારું લઈ જાઓ એટલે શીખે નહીં એ શું કરવા શીખે નહીં પોતાનો મને આવડી ગયું છે મને તો આવડી જ ગયું છે હું તો શીખીને જ અહીંયા આવ્યો તો પછી થોડું ઘણું તમે બધા ભેળા થઈને ભૂલાડી દીધું મને હું જયારે આવ્યો અહીંયા ત્યારે શીખીને જ આવ્યો તો પછી બધા આ બધા ભેળા થાય તો ભૂલાડી ને કાન પકડીને હે આમ નહીં આમ નહીં એટલે તોય આપણે ભૂલીએ તો નહીં પણ થોડું ઘણું અડધું પડધું ભૂલાઈ જાય ત્યારે બધું ધોકા પડે એટલે શ્રી વલ્ભાચાર્યએ ભાગવત સુબોધિનીમાં કહ્યું છે કે ધાતુનો અર્થ સેવા પ્રત્યેનો અર્થ પ્રેમ આમ પ્રેમ ધાતુ એટલે ભજ ધાતુ એમ ભક્તિ શબ્દ છે એમાં ભજ અને તી એવું બે છે તી છે એ પ્રત્યય છે અને ભજ છે એ ધાતુ છે ભજ ધાતુનો અર્થ સેવા સેવા કરવી એમ અને તે પ્રત્યેનો અર્થ પ્રેમથી કરે વેઠ ન ઉતારે તો ભક્તિ થાય જો વેઠ ઉતારે તો ભક્તિ ન થાય તો સેવા ન રહે અને ભક્તિ કરીને સેવા હોય હંમેશા કોકની જ હોય પોતાની પોતાની કરે તો એની સેવા ન કહેવાય મેં આજ તો બહુ મારી સેવા કરી એમ તો એને સેવા ન કહેવાય ની કરે એને જ સેવા કહેવાય પોતાની કરે એને સેવા ન કહેવાય એટલે સેવા બીજા હાટું હોય તો એ વેઠ નથી થતી એ જેની કરતા હોય એને જ પૂછી લેવાનું જેની કરતા હોય સેવા એને જ પૂછી ખબર આ ભાઈ વિશ્વમંગલ સ્વામીની સેવા કરે અને ભગતને પૂછવા જાવ કે તમને કેમ છે માથું દુખે છે કે નહીં તો એને શું ખબર પડે દુઃખ તો તું જેને સેવા કરે એને એને જ થાય ને વેટ ઉતરે એટલે જેની સેવા કરતા હોય એને જ પૂછી લેવાનું સમૂહમાં સેવા કરતા સમૂહને પૂછી લેવાનું કે ભાઈ હું કેમ એટલે બોલે એક અવાજ બોલશે તમે અહીંથી રિમૂવ થાવ કોઈ પણ વાતે જગ્યા દો તમે અહીંથી કોઈ પણ વાતે જગ્યા દો અમે હાથે કરી લેવું એમ સમૂહની સેવા કરતા સમૂહને પૂછવાનું એક જણાની સેવા કરતા હોય તો એક જણાને પૂછવાનું નકર તો બીજી કોને ખબર પડે વેટ થાય છે કે સેવા ઓલું સુખ થાય છે એ કોને ખબર પડે હે જેને કરતા હોય એને પડે બીજાને કોઈને એટલે તમે અહીં બધા સંતોની સેવા કરતા હો તો એને પૂછી જવાનું એમ કે ભાઈ આ કેમ થાય તમારે થાળ કેમ તો મોઢું બગાડતા હતા જેમ કે મોઢું તો એટલા માટે બગાડે માથું બગડી ગયું હોય પહેલા એટલે પછી મોઢું બગાડે ધાતુનો અર્થ સેવા ને પ્રત્યયનો અર્થ પ્રેમ આમ પ્રેમપૂર્વકની જે સેવા તે ભક્તિ છે શ્લોક નંબર વન નોટ ફોર वैराग्यं ज्ञेयमप्रीतिः श्रीकृष्णेतरवस्तुषु ज्ञानं च जीवमायेष રૂપાણામ સોષ્ટુ વેદનમ અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો અને જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ વૈરાગ્યનું સ્વરૂપ લક્ષણ કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાન સિવાયના વસ્તુ પદાર્થમાં અપ્રીતિ અરુચિ તેને ભોગવવામાં ઉદાસીનતા તેનું નામ વૈરાગ્ય છે એમ સમજવું વૈરાગ્ય કોને કહેવાય અરુચિ ક્યાં તો મને તો ઉકળામાં બહુ અરુચિ છે તમારે વૈરાગ થઈ ગયો કેવાય નહીં એટલે બરોબર ભગવાન વિના તો છે ને ઉકળો કે ભગવાન કેવાય ઉકળો મને ઉકાળામાં બહુ અરુચિ ત્યાંથી જાવું નીકળવું જ ન ફાવે જ નહીં કોઈ વાત તો મને વૈરાગ થઈ ગયો કે નહીં ફૂલ અરુચિ છે હે ના ના આમાં કીધું એ જ આપણે દ્વેષ નહીં થવા દેવાનો અરુચિ જ કરવાની ખાલી તો મને વૈરાગ થયો કહેવાય કે નહીં એમ કહું કરો તો તમારી વ્યાખ્યા શું છે ક્યાં અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ આવી એમાં ભગવાન વિના હારામાં અરુચિ હે ભગવાન વિના હારામાં અરુચિ ભગવાન વિને હારામાં અરુચિ એમ તો ક્યાંક હારું એવું ગોતી લ્યો આપણે બીજું હોય ને વાત વૈરાગ્યનું સ્વરૂપ લક્ષણ કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાન સિવાયના વસ્તુ પદાર્થોમાં અપ્રીતિ અરુચિ તેને ભોગવવામાં ઉદાસીનતા તેનું નામ વૈરાગ્ય છે એમ સમજવું રાગ જે વિષયમાં ભોગમાં પ્રેમ તેનો અભાવ વિષય ભોગમાં પ્રેમ ન હોવો તેને વૈરાગ્ય કહેવાય સામાન્ય રીતે વૈરાગ્ય પ્રીતિનો વિરોધી છે પ્રીતિને તોડી નાખનારો કાપી નાખનારો છે તેથી તેનો સ્વભાવ તો ભગવાન સંબંધી પ્રીતિને પણ ઉખેડી નાખવાનો થશે તેથી મહારાજે એમ કહ્યું કે શ્રીકૃષ્ણેતર વસ્તુમાં પ્રીતિરહિતપણું રહિતપણું શ્રીકૃષ્ણેતર વસ્તુમાં પ્રીતિરહિતપણું પરંતુ ભગવાનમાં પ્રીતિ કરવી તેમાં શુદ્ધ વૈરાગ્ય વિરોધી થતો નથી અથવા થવો ન જોઈએ તો જ સાચો વૈરાગ્ય કહેવાય જો કે મુમુક્ષુ ભલે વિષયથી સંપૂર્ણપણે વિરક્ત હોય પણ તેને પોતાના પરિશુદ્ધ આત્મા સ્વરૂપમાં તો રાગ હોવો જ જોઈએ તેના આધારે તો આધ્યાત્મ માર્ગ આધ્યાત્મ સાધના શક્ય છે નહીં તો કોના માટે સાધના કરશે ત્યારે તો વૈરાગ્યની વ્યાખ્યાનો ભંગ થશે પોતાનું પરિશુદ્ધ સ્વરૂપ પણ કીધું શું કીધું એમ આવ્યું આવ્યું હું વ્યાખ્યા એવી કરી કે ભગવાન વિના બીજા પદાર્થમાં અપ્રીતિ એને વૈરાગ કહેવાય તો બીજે તો ઠીક પણ કમસે કમ પોતાના આત્મામાં તો પ્રીતિ હોવી જોઈએ નહીતર સાધન કોને માટે કરશે પોતાનું કલ્યાણ કેવું તો હું થયું તો વ્યાખ્યા ખોટી પડશે હું ખોટી પડી ભગવાન વિના પોતે ભગવાન વિના કહેવાય છે તો એમાં અપ્રીતિ હોવી જોઈએ પોતામાં એટલે ભગવાન વિના બીજે અપ્રીતિ એનો અર્થ હું એનો અર્થ શું થાય ભગવાન વિનાથી બીજું કોણ કયું લેવાનું ઉકળો લેવાનો હું એમ હે આપણે વધારે વધારે ક્યાં હોય હે પોતાના મેં એટલે પોતાનામાં નહીં એમ ભગવાન જેવી પ્રીતિ પોતાનામાં નહીં પોતાનામાં એટલે પોતાનામાં પ્રીતિ હોય એટલે શું આપણામાં બહુ પ્રીતિ હોય આપણને તો એનો અર્થ શું હું એમ પોતામાં પ્રીતિ હોય એને અહંકાર કહેવાય હગામ પ્રીતિ હોય એને મમતા કહેવાય અને પદાર્થમાં પ્રીતિ હોય એને રાગ કહેવાય એ બધા કેવા કહેવાય ભગવાન વિના ભગવાન વિના એટલે અહંતા અહંકાર બહુ થાય તો એનો અર્થ શું થયો અહંકાર શું કરો થાય પોતા વૈરાગ નથી એટલે વૈરાગ નથી એટલે અહંકાર થાય છે અહંકારનો અર્થ ભગવાન વિના પોતામાં પ્રીતિ ભગવાન વિના પોતામાં પ્રીતિ અને બહુ મમતા હોય તો એનો અર્થ હું ભગવાન વિને હગામાં પ્રીતિ અને વિષયમાં પ્રીતિ હોય તો ભગવાન વિના પદાર્થમાં પ્રીતિ હોય તો રાગ કહેવાય એ ત્રણે બધી ભગવાન વિનાની છે એટલે વૈરાગનો અભાવ છે પોતે બહુ પોતાનો હારો માની લે એટલે હારો વૈરાગી નથી થઈ જતો ઉલટો મોહળો વૈરાગ એનો મટી જાય છે તમારા વૈરાગ છે બહુ અને તમે એમ માની લીધું કે મારામાં બહુ સારો વૈરાગ છે તો એ અહંકાર ઉભો થયો એટલે તમારો વૈરાગ ઉયો કહેવાય એ ભગવાન વિના છે કે આપણે પોતે ભગવાન વિના છે કે ભગવાન છે ભગવાન વિના એટલે ભગવાન વિના પ્રીતિ નહીં પોતાનામાં પ્રીતિ કરવી એનું શું કહેવાય અહંકાર એટલે અહંકાર ન હોય તો ભાઈ કહેવાય નહીં તો ન કહેવાય ઉકળામાં કઈ વૈરાગ કરવાની જરૂર નથી એ તો કામમાં આવે એવો છે કાંઈ આપણે ચંદન બહુ સારા થાય ઉકળામાં હોય એટલે બહુ સારા થાય આ એક જ વસ્તુ એવી છે ઉકળા જેટલો કામમાં નથી આવે એવો ઉકળા જેટલો કામમાં નહીં ઉકળો તો કામમાં આવે ને કેટલો આવે આપણે રજકો બહુ સારો થાય છે ઉકળાથી તો આ ચંદન બહુ સારા થાય પણ ભાઈ અહંકારથી હું બહુ સારું થાય હે બધાને નડે અહંકારથી કાંઈ સારું ન થાય ઉકળા જેટલો કામમાં નથી આવતો તો એ વધારે વધારે પ્રીતિ ક્યાં હોય મારા જેવો કોઈ નહીં હું બધું હું હું બધું કોઈ ન હોય તો હું ઢળડાતું જાય કોઈક હોય તો વળી આ ખંભે નાખીને હાલે હાલે આવે આપણી વાહે એટલે હુંમાં પ્રીતિ એ ભગવાન વિના કહેવાય એટલી વૈરાગની ખામી કહેવાય વૈરાગ હોય તો નિષ્કુળાન સ્વામી કે અભિમાન ન આવે એમ વૈરાગ હોય જેને અભિમાન આવે છે અને વૈરાગનું જ આવે છે તો એનો અર્થ એવો કે એને વૈરાગ નથી ખાલી એને ક્યાંક મનમાં પકડાઈ ગયું છે કે મારો વૈરાગ છે એ ગમી નથી પકડાઈ ગયું મારો વૈરાગ છે પણ જેને વૈરાગ હોય એને અભિમાન ન આવે અને અભિમાન આવે એ અભિમાન જ એની સાબિતી છે કે એને વૈરાગ નથી હાવ ઝીરો છે વૈરાગ વિનાનો હાવ છે જેને વૈરાગ ન હોય અને થોડો ઘણો રાગ હોય તો એને ક્યાંક તો વૈરાગ થોડો ઘણો ગણાય પણ અભિમાન આવે એટલે તો હાવ ઝીરો થઈ ગયું વૈરાગ ભગવાન વિના બીજે પ્રીતિ નહીં એટલે ક્યાં બીજે પ્રીતિ નહીં જ્યાં રાગ થતો હોય ત્યાં નહીં ઉકળામાં થોડો કોઈ રાગ થાય છે એમ કે મને ઉકળામાં પ્રીતિ નથી એટલે મારો વૈરાગ પૂરો થઈ ગયો ત્યાં થોડો થાય છે હારો હોય હારા પદાર્થો અને અહંકાર ત્યાં થાય જ બધાને કે હું બરાબર છું બીજો બરાબર નહીં એવું થાય એટલે એનો વૈરાગ છે એ ઘટી વૈરાગ્યમ જ્ઞેયમાં પ્રીતિ શ્રી કૃષ્ણ તર વસ્તુ શું વિવેક કોને જાણવો શ્રી કૃષ્ણ ભગવાન વિના બીજે ઠેકાણે પ્રીતિ નહીં ભગવાન વિના બીજે ઠેકાણે પ્રીતિ હોય તો તો વૈરાગ ન કહેવાય જોકે મુમુક્ષુ ભલે વિષયથી સંપૂર્ણપણે વિરક્ત હોય પણ તેને પોતાના પરિશુદ્ધ આત્મ સ્વરૂપમાં તો રાગ હોવો જોઈએ તેના આધારે તો આધ્યાત્મ સાધના શક્ય છે નહીં તો કોના માટે સાધના કરશે ત્યારે તો વૈરાગ્યની વ્યાખ્યાનો ભંગ થશે પોતાનું પરિશુદ્ધ સ્વરૂપ પણ ભગવાનથી તો ઇતર વસ્તુમાં જ ગણા ગણાઈ જશે અને પોતાના પરિશુદ્ધ આત્મા સ્વરૂપને પામ્યા સિવાય સનાતન ભક્તિ આત્યંતિકી ભક્તિ તો પામી શકાતું નથી ત્યારે તેનું સમાધાન એમ છે કે પરશેષ તૈયા મારો પરિશુદ્ધ આત્મા ભગવાનની સેવાનું એક અસાધારણ ઉપકરણ છે એવી બુદ્ધિથી તેની સંભાળ સાધના કરવાની છે પરંતુ જ્ઞાનાકારપણે પરિશુદ્ધ આત્મતયા નહીં હું કીધું પોતાના આત્માને ભગવાનનો સેવક માનવો પરશેષ તયા બીજાની માલિકીનો છે પરશેષ એટલે એનો કોઈ બીજો માલિક છે પોતે નથી પર એટલે હું બીજા પર એટલે બીજા નહીં પર એટલે પરમાત્મા શેષ એટલે સેવક પરમાત્માના સેવક તરીકે પોતાને માનવો પણ હું બહુ છું એવો ન માનવો અને એવો માનીને એને એમાં પ્રીતિ કરે તો વાંધો નહીં શંકા હું આવીને સમાધાન હું આવ્યું કયો ભગવાન વિના બીજે પ્રીતિ કરવાની ના પડી એને વૈરાગ્ય કીધો તો આત્મામાં તો પ્રીતિ કરવી જોઈએ નહીતર સાધન કોના માટે કરે કલ્યાણ કોના માટે ભક્તિ રે ક્યાં આત્મા સિવાય ભક્તિ રાખવાની ક્યાં છે પોતાના તો એ તૂટલું ફૂટલું વાસણ હોય તો ભક્તિ રે ક્યાં એટલે એમાં તો પ્રીતિ અને હાંધવું તો પડે ને એને હરખું તો રાખવું ને એટલે એમાં પ્રીતિ કરવી કે નહીં કરવી કેમ કરવાની પોતાને ભગવાનનો સેવક માનીને કરવી પોતાનું ભગવાનનો આ વસ્તુ આપણો આત્મા છે એ ભગવાનની વસ્તુ છે એમ જાણીને એને સાચવવાની અને ભગવાનની સેવાનું સાધન છે એમ જાણીને એને સાચવવાનું અને એની સંભાળ રાખવાની અને બગડી ન જાય એનું ધ્યાન રાખવાનું પોતાના હાથમાં બગડી ન જાય એનું ધ્યાન રાખવાનું પણ કેવી રીતે શું કરવા ભગવાનને ભગવાનનું સાધન છે અને ભગવાને મને આપ્યું છે તે કોઈક આપ્યું હોય તો સાચવવું પડે ને કે ન સાચવવું પડે કોકનું આપેલું હોય એને સાચવવું પડે એટલે ભગવાનનું આપેલું સાધન છે એને ભગવાનના ઉપયોગમાં સારો ઉપયોગ આવે એટલા માટે સાચવવાનો એમ એવું જાણીને પ્રીતિ કરવાની સંભાળ રાખવાની પ્રીતિ તો એક ભગવાનમાં જ કરવાની એની સંભાળ રાખવાની કે આપણે બગડી ન જાય તો તમે સાધુ થઈને બગડ્યા કે સુધર્યા હે સુધર્યા કે બગડ્યા હે સુધર્યા નહીં એમ કયો બગડ્યા તો નથી પણ સુધરા નહીં કાંઈ આપણે બગડ્યા તો નથી બગડ્યા નથી ને ક્યાં પણ સુધરા નહીં કાંઈ હતા એવા ને એવા રહ્યા વાંચો લો ત્યારે તેનું સમાધાન એમ છે આપણી મોટામાં મોટી ક્વોલિટી શું છે આપણે આપણે ગુરુકુળની ક્વોલિટી શું આવડું કાંઈ ફેરફાર ન થવા દે બગડીએ નહીં પણ કાંઈ ફેરફાર થવા દે નહીં એટલે હોય એવા ને એવા રહી એમ હોય એવા ને એવા રહી કાંઈ ફેરફાર ન કોઈ કરી શકે કોઈનો બાપ ફેરફાર કરી શકે ક્વોલિટીમાં આપણી ક્વોલિટીમાં ફેરફાર કોણ કરી શકે સુધરીએ નહીં સુધરીએ નહીં કહીએ એટલે તમને સાધુ થઈને બગડ્યા કે સુધર્યા બગીડ્યા કે સુધર્યા હતા એવા ને એવા રહ્યા એટલે કઈ બગીડાય નહીં કઈ સુધરાય નહીં બગીડાય નહીં સુધરાય નહીં એટલે હું તમે બગીડ્યા કે સુધરા કયા એમ હે એવા ને એવા રહ્યા એમ ત્યારે તેનું સમાધાન એમ છે કે પરશેષ તૈયાર મારો પરિશુદ્ધ આત્મા ભગવાનની સેવાનું એક અસાધારણ ઉપકરણ છે એવી બુદ્ધિથી તેની સૌથી સૌથી અસાધારણ ભગવાનની સેવા કરવાનું સાધન કયું પોતાનો આત્મા પોતાનો આત્મા જો એ ન હોય તો ભગવાનની સેવા ક્યાં થાય અને પછી દેહ દેહ જો દેહ હરખું ન હોય તો ભગવાનની સેવા ક્યાં જ થાય મધુબાપાને ઘડીક ધોળાવતી પર દક્ષિણામાં પ્રદક્ષિણામાં દોડાવો દોડાવો તો એ કે ભાઈ બપોરે જમવા નહીં દેતા પણ કંઈ બીજું કંઈ કરશો નહીં આગળ ભગવાનની સેવાનું સાધન બીજું કયું બે સૌથી પેલું સાધન આત્મા અને પછી દેહ એટલે દેહની સંભાળ રાખવી એ શું કરવા ભગવાનની સેવા ભગવાનની સેવામાં કઈ ખોટ આવે નહીં એટલા અને પોતાના આત્મામાં હોતે પ્રીતિ રાખવી શું કરવા ભક્તિ તો ભક્તિ નું સાધન છે એટલા માટે એટલે વૈરાગ ઓછો ન થયો કહેવાય તો વૈરાગ ઓછો ન થયો કહેવાય અને અહંકાર થયો હોય તો તો એને ભગવાન વિના બીજે ઠેકાણે પોતાના આત્મામાં પ્રીતિ કરી કહેવાય પરશેષ પરશેષતયા મારો પરિશુદ્ધ આત્મા ભગવાનની સેવાનું એક અસાધારણ ઉપકરણ છે પર એટલે પરમાત્મા પરમાત્મા ભગવાન અને શેષ એટલે સેવક ભગવાનના સેવક તરીકે એમાં હેત કરવાનું પોતાના આત્મામાં હતી ભગવાનના ભગવાનની સેવા કરે છે એટલે પોતાના દેહની સંભાળ રાખવાની ન કરતો હોય તો તો વધારે રાખવાની તો તો વધારે જ રાખવી પડે ભગવાનની સેવા કરતા હોય એ દેહની સંભાળ વધારે રાખે કે ન કરતા હોય વધારે રાખે એટલે તો રાખવાની જોઈએ એમ કીધું ભગવાનની સેવા કરતા હોય એના કરતા ન કરતા હોય વધારે રાખે દેહ પર શ્રેષ્ઠયા મારો પરિશુદ્ધ આત્મા ભગવાનની સેવાનું એક અસાધારણ ઉપકરણ છે એવી બુદ્ધિથી તેની સંભાળ સાધના કરવાની છે પરંતુ જ્ઞાનાકારપણે પરિશુદ્ધ આત્મતયા નહીં પણ પરિશુદ્ધ સેવક તૈયા તેમાં રસ કે પ્રીતિ રહે છે હું અછેદ્ય છું હું અભેદ્ય છું મારામાં કઈ ફેરફાર થાય એવું થાય એવું નથી એવું જાણીને બહુ પ્રીતિ કરવી નહીં જ્ઞાનાકાર એટલે શું જ્ઞાનાકારનો અર્થ શું લક્ષણોથી પોતાના જીવન એટલે શું જ્ઞાનાકારના લક્ષણો શું એમ અચ્છા પલ્લે નહીં એવો ફૂંકાય નહીં એવો એમ કથામાં ન પલ્લે એવો હોય તો અસ્વચ્યો એવું કીધું છે ને ગીતામાં ગીતામાં આત્માને કેવો કીધો ભાળી કે ગીતા નહીં આપણે ઓલી તેથી પુસ્તક ભાડ્યું હતું કે નહીં ઓલું પરંતુ જ્ઞાનાકારપણે પરિશુદ્ધ આત્મતયા નહીં પણ પરિશુદ્ધ સેવકતયા તેમાં રસ કે પ્રીતિ રહે છે ત્યારે તે કૃષ્ણ પ્રીતિના શેષ ભાગપણે પ્રીતિ ગણાશે તેથી વૈરાગ્યના સ્વરૂપમાં ઉલટી સહાય કરશે ઈતર પ્રીતિ ન થઈ શ્રી કૃષ્ણ તાર ન થઈ એ ભગવાન ભગવાન ને ભગવાનના સાધન જેટલા હોય એમાં બધા એમાં પ્રીતિ રાખવી જ જોઈએ ભગવાનને ભગવાનના સાધન હોય એના સેવકો હોય એમાં તો પ્રીતિ રાખવી જોઈએ તેથી વૈરાગ્યના સ્વરૂપમાં ઉલટી સહાય કરશે બાધ નહીં આવે જે ભક્તને ભગવાનના સ્વરૂપમાં ગાઢ અનુરાગ પ્રેમ થઈ ગયો હોય અર્થાત તે પ્રેમને આધીન થઈ ગયો હોય તેને તરણા જેવી વસ્તુથી લઈને મૂળ પ્રકૃતિ પર્યંતના સ્થાવર જંગમ પદાર્થ માત્ર કાળના કોળિયારૂપ દેખાય છે અને તેથી જ તેને ભોગમાં તૃષ્ણા રહેતી નથી તે સ્કંદપુરાણમાં કહ્યું છે કે ઇથમ પ્રભોહો કાલશક્ત્યા લયે રેતેશ ચતુર્વિધેહી અસદ બધવા અખિલમ તત્રા અરુચિર વૈરાગ્યમ ઉચ્યતે આ પ્રમાણે ભગવાનની કાળ શક્તિથી થતા ચાર પ્રકારના પ્રલયથી સંપૂર્ણ જગતને અસત્ય સમજીને પછી તે જગતમાં જે અરુચિ પેદા થાય તે ભોગ અરુચિને વૈરાગ્ય કહેવાય છે તે વૈરાગ્યના ભેદ તો પાતંજલ યોગશાસ્ત્રના સમાધિપાદમાં કહ્યા છે ત્યાંથી જાણી લેવા ક્યાં ભેદ છે કેટલા ભેદ છે કેટલા ભેદ છે વૈરાગ્યના ભેદ હાબળ્યું તો નથી હાબળ્યું તો ક્યાં ક્યાં ચાર જાણી લેજો હવે હવે જ્ઞાનનું લક્ષણ કહેવાય છે કારણ કે ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનની અપેક્ષા રહે છે જો વિષય દોષનું ચિંતન ન થાય તો વૈરાગ્ય શક્ય થતો નથી અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો તેનો મહિમા જ્ઞાન પણ ન થાય ને ભક્તિ શક્ય બનતી નથી માટે જ્ઞાનની બંનેને અપેક્ષા છે શરીરી એવો જીવાત્મા મૂળ પ્રકૃતિ કે જેના પરિણામરૂપ આ જગત રચાયું છે તે માયા અને પરમાત્માના સ્વરૂપને સારી રીતે સમજવું તેને જ્ઞાન કહેવાય છે શરીરને ચેતન કરે સચેષ્ટ કરે તે જીવ શરીરનો અભિમાની આત્મા છે ઉક્ત ત્રણેયને સારી રીતે સમજવું તે જ્ઞાન છે તે ગીતામાં ભગવાને કહ્યું છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્ત જ જ્ઞાનમ મતમ મમ ક્ષેત્ર શરીર અને ક્ષેત્રજ્ઞ જીવ તે બંનેના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન તેને મેં જ્ઞાન માન્યું છે આ જ્ઞાનને શ્રીભાષ્યથી વિસ્તારથી સમજી લેવું સ્વામી મહારાજની જય